એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જામનગરમાં બેઠા બેઠા તન્મય વાર્તા સાંભળે છે આવો આવો તન્મય આજે હું તમને બધાને સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ભાનુમતી પટેલની વાર્તા છે અને વાર્તાનું નામ છે જાદુઈ અરીસો ધ્યાનથી સાંભળજો એક રાજા રાણીને ઘણા વર્ષથી કાંઈ સંતાન નહોતું રાણી હંમેશા ઉદાસ રહેતી એક દિવસ શિયાળાની સવારે રાણી બારી પાસે બેઠા બેઠા ભરત ભરી રહ્યા હતા બહાર સફેદ રૂના પોલ જેવો બરફ ધીમે ધીમે વરસી રહ્યો હતો રાણી બહાર નજર કરવા ગઈ ત્યાં એના હાથમાંથી સોય આંગળીમાં ભોંકાઈ ગઈ આંગળીમાંથી લોહી ટપકવા લાગ્યું પણ રાણી ત્યારે બીજા જ વિચારમાં હતી એને થયું કે ભગવાન મને આવા રૂના પોલ જેવી ગોરી ગોરી એક દીકરી આપે તો કેવું સારું અને ભગવાને જાણે એની ઈચ્છા સાંભળી લીધી હોય તેમ સાચે જ વખત જતા એને એક દીકરી જન્મી તે એનું નામ પાડ્યું હિમશ્વેતા પણ થોડા વખતમાં જ રાણી બીમાર પડીને ગુજરી જતા રાજા નવી રાણી લાવ્યો નવી રાણીને પોતાના રૂપનું ખૂબ અભિમાન હતું દિવસ આખો એ સાજ શણગાર સજા કરતી અને પોતા પોતે સાથે એક જાદુઈ આઈનો લાવેલી અને એને પૂછતી આઈના આઈના દુનિયામાં સૌથી રૂપાળું કોણ જાદુઈ આઈનો કહેતો સૌથી રૂપાળી તું અને રાણી ખુશ થઈ જતી પોતાના કરતા કોઈ વધુ રૂપાળું હોય એવા જરા પણ વખાણ એ સાંભળી શકતી નહીં અને પોતાના જ વખાણ સાંભળવા ગમતા અને રોજ ઉઠીને આઈનાને જ પૂછી લેતી ને પછી મનમાં ને મનમાં હરખાથી બોલો આમ ને આમ તન્મય ભાઈ થોડાક વર્ષો વીત્યા ને રાણીની ઉંમર મોટી થવા લાગી એ સાથે હવે કુંવરી હિમશ્વેતાનું રૂપ એકદમ ખીલવા લાગ્યું એ તો ગુલાબના ગોટા જેવી દેખાવા માંડી હતી એટલે એક દિવસ પેલો આઈનો બોલ્યો સૌથી રૂપાળી તું નહીં પણ હવે તો હિમશ્વેતા બસ ખલાસ રાણીને આ સાંભળીને ઝાડ લાગી ગઈ ખાઈની આગમાં સળગતી એ તો બોલી આ દુનિયામાં મારાથી વધુ રૂપાળું કોઈ હોવું જ ન જોઈએ એ હિમશ્વેતાને હવે હું જીવતી છોડું જ શાની આમ વિચારીને એણે બે ભાડાના મારાઓ બોલાવ્યા માણસો અને કહ્યું હમણાં ને હમણાં એ છોકરીને લઈ જઈને મારી નાખી ને મને એની આંખો આપો પણ હિમ શ્વેતા જેવી કુમળી નિર્દોષ છોકરીને મારી નાખવા કરતા એમણે એને જંગલમાં છોડી દીધી અને રાણીને હરણની બે આંખો હાથમાં આવીને મૂકી તે રાણીએ પગ વડે ચૂંદી નાખી એને હવે શાંતિ થઈ આ બાજુ જંગલમાં હિમ શ્વેતા એકલી પડી એટલે ખૂબ રડી રડી રડીને થાકી એટલે આશરો મેળવવા આજુબાજુમાં એ તો ભટકવા માંડી પેટમાં ભૂખ પણ ખૂબ લાગી હતી અને એને મનમાં બીક પણ લાગતી હતી હ થાકી પાકીને હાલતા હાલતા એક ઝૂંપડા જેવું ઘર દેખાયું ત્યાં ઊભી રહીને અંદર જરાક ડોકું કાઢ્યું તેણે તો ઘરમાં તો કોઈ નહીં કાંઈ અવાજ પણ ન સંભળાયો એટલે એ તો અંદર ગઈ જઈને જુએ તો ઘરમાં કોઈ ન મળે પણ સાત પીરસેલી થાળીઓની સામે સાત બાજોટ નાખેલા મોટા પાટલા હોય ને બાજોટ હિમ શ્વેતા બધા બાજોટ ઉપર બેઠી ને બધામાંથી થોડુંક થોડુંક ખાધું અને પછી અંદર ગઈ તો અંદર પણ પથારીઓ તૈયાર હતી હિમ શ્વેતા એ બધું જોતી જોતી છેલ્લા પલંગમાં જઈને સૂઈ ગઈ એ ઘર ઠીંગુ જીઓનું હતું જ્યાં રાત પડી એટલે બધા ઘેર આવ્યા અને પોતાની થાળીમાંથી કોઈએ ખાધું છે અને પોતાના બાજોટને કોઈ આવીને અડ્યું છે એવું એમને લાગ્યું ત્યાં બધા પોતાના પાસે આવ્યા ત્યાં છેલ્લા પલંગમાં કોઈ સૂતું હતું એમ જોતા બધા ભેગા થઈ ને હિમ શ્વેતાને ધારી ધારીને જોવા માંડ્યા બધા મળીને કે આપણે એકેય બહેન નહોતી તે ભગવાને બહેન મોકલી લાગે છે એમ વાતો કરીને સૌ રાજી થતા થતા સૂઈ ગયા હો ભાઈ સવારે હિમ શ્વેતા ઉઠી એટલે એણે એમને બધી માંડીને વાત કરી વેંતિયા કે તું હવે અહીં જ રહેજે ઘરનું કામકાજ કરજે અને આનંદથી રહેજે અમે સાંજે આવી જઈશું જો રાણીને ખબર પડી જાય ને ભાડ મેળવવાનું કદાચ કરશે માટે બારણા બંધ જ રાખજે એમ કહીને બધા ભાઈઓ ગયા રાણીને એમ કે હવે તો હિમશ્વેતા મરી ગઈ છે એટલે આઈનો એણે મૂકી દીધેલો પણ એક વખત હાથમાં આવી ચડતા એણે પૂછી નાખ્યું આઈનાએ પાછું હિમશ્વેતાનું નામ લીધું એ સાથે જ તો ઈર્ષાથી સળગી ગઈ એણે આઈનાને પૂછી લીધું એટલે આઈનાએ વેંતિયાની સાથે જંગલમાં રહેતી હોવાની વાત કરી દીધી રાણીએ પોતે ડોશીનો વેશ લીધો ને બોલતી બોલતી વેંતિયાના ઘર પાસેથી નીકળી હાલો કોઈને કાંસકા રીબન પીનો કાંઈ લેવા હોય તો એમ કરતા કરતા નીકળી હિમશ્વેતા એકલી આખો દિવસ કંટાળતી એટલે કોઈના બોલવાનો અવાજ સાંભળીને રાજી થઈ ગઈ ડોશીને બારણું ખોલીને અંદર બોલાવી એટલે ડોશીએ એક લેસ દેખાડીને કહ્યું આ જો આ તારા ગળાને શોભશે જોઉં કેવો લાગે છે એમ કહીને ગળા ફરતી એવી જોરથી ભીંચી લીધી કે હિમ શ્વેતા ત્યાં જ બેભાન થઈને ઢળી પડી એટલે પોતાનું કામ સરસ પતી ગયું એમ માનીને ડોશી તો મનમાં રાજી થતી ત્યાંથી ભાગી સાંજે વેંતિયા ઘેર આવ્યા જુએ ત્યાં બેન બેભાન પડી છે અને ગળામાં ફાંસો છે એમણે ફાંસો છોડી નાખ્યો એટલે હિમ શ્વેતા ભાનમાં આવી ગઈ એણે ડોશીની બધી વાત વેંતિયાઓને કરી એટલે હવેથી બરાબર ધ્યાન રાખવાની અને બારણું ન જ ખોલવાની સલાહ આપીને બધા રોજની માફક ગયા નવી રાણીએ તો ઘેર આવીને સાજ શણગાર કર્યા અને પછી હરીશો કાઢ્યો અને પૂછ્યું એટલે જાદુઈ હરીસાએ હિમશ્વેતાનું નામ પાછું લીધું એટલે રાણીને થયું કે નક્કી એ બચી ગઈ લાગે છે એટલે એણે એક ટોપલામાં કાંસકીઓ ભરી અને એક કાંસકીના દાંતામાં દાંતે દાંતે કાતિલ ઝેર ભરાવીને હાલી હતો આ વખતે હિમ શ્વેતાનું મન પીગળી ગયું એટલે તો જોવા ગઈ પહેલા તો એણે બારણું ખોલવાની નાદ પાડી પણ ડોશીએ કાંસકી આપવાના બાને થોડુંક બોલવાનું કહ્યું અને પછી ધક્કો મારીને અંદર આવીને કે લાવ હું જ તને માથામાં સરસ કાંસકી ફેરવી દેખાડું પણ કાંસકી માનું જે રડતાની સાથે જ હિમશ્વેતા બેભાન બની ગઈ પોતાનું કામ પતાવીને ડોશી તો વેંતિયાઓ આવે એ પહેલાં ઘર ભેગી થઈ ગઈ આવતા વેંત વેંતિયાઓએ બેભા નીમ શ્વેતાને જોઈ અને માથામાં કાંસકી જોઈ એટલે બધું સમજી ગયા કાંસકી એમણે ખેંચી કાઢી એટલે હિમ શ્વેતા ભાનમાં આવી બીજે દિવસે સવારે જતા પહેલા બધા ભાઈઓએ બહારથી ઘરને તાળું મારી દીધું અને પછી ગયા રાણીએ આઈના પાસેથી જેવો હિમ શ્વેતાનો જવાબ સાંભળ્યો એ સાથે જે દાંત કચકચાવતી માથે સફરજનનો ટોપલો લઈને ઉપડી પાછી અને હિમ શ્વેતાને સાદ પાડીને બોલાવવા લાગી હિમ શ્વેતાએ બારણું આજે બંધ કરીને જ ગયા છે એમ વાત કરી તો ડોશી કે કાંઈ વાંધા નહીં બેટા જરાક બારી ખોલ તને મીઠા મધ જેવા સફરજન ચખાડું એમ કહીને એણે બારીમાંથી પરાણે બટકું ભરાયું અને એ સાથે જે તો મળદું બનીને પડી ગઈ આ વખતે હવે જીવતી થવાની નથી એવું માનીને રાણી રાજીના રેડ થઈ ગઈ ને જેવું એણે આઈનાને પૂછ્યું એટલે આઈનાએ જવાબ આપ્યો સૌથી રૂપાળી તું એટલે એને ખાતરી થઈ ગઈ કે હવે હિમશ્વેતા દુનિયામાં રહી નથી એમ વિચારી ખુશખુશ થવા લાગી વેતિયાઓએ આવીને મળદું બની ગયેલી બહેનને જગાડવા માટે ખૂબ મહેનત કરી પણ આ વખતે એમની કારી ફાવી નહીં પણ વાલી બેનને અગ્નિ સંસ્કાર કરી નાખતા એમનો જીવ ન ચાલ્યો એટલે એમણે કાચની પેટીમાં એને સુવડાવીને પેટી બંધ કરી દીધી બધા ભાઈઓ રોજ બેનને જોયા કરે ને નિશાસા નાખે એમ કરતા કરતા એક દિવસ ત્યાં બાજુના દેશમાં રહેતો રાજકુમાર શિકાર કરવા નીકળેલો તે ભૂલો પડ્યો એ પણ વેંતિયાના ઘરમાં આવી ચડ્યો એને વેંતિયાઓએ બધી વાત કરી કુંવર કે મને પેટી સોંપી દો શહેરમાં જઈને હું એને કાંઈ બની શકે તો કરીશ પણ વેંતિયાઓએ ના પાડી પણ રાજકુંવર પોતાની હઠ મૂકે તેમ નહોતો પેટી લઈને ભાગવા જતો હતો ત્યાં બધાય વેતિયાઓ સામનો કરવા દોડ્યા જપા જપીમાં પેટી એકદમ પડીને ઊંધી વળી ગઈ એ જ વખતે હિમશ્વેતાના ગળામાંથી પેલો ઝેરી સફરજનનો ટુકડો બહાર નીકળી જતા એ તો આળસ મરડીને ઊભી થઈ ગઈ રાજકુંવરે કહ્યું હું આની સાથે લગ્ન કરીશ લગ્નમાં તમે પણ આવજો બધા બધા ભાઈઓએ હા પાડીને બેનને વળાવી એટલે હિમ શ્વેતાને લઈને શહેરમાં આવ્યો અને લગ્નનો દિવસ નક્કી કરીને બધાને આમંત્રણ મોકલા તે જ દિવસે લગ્નમાં જવા માટે રાણી પણ બની ઠણીને પેલા આઈનાને પૂછ્યું રાણીએ આઈનાએ કહ્યું તું નહીં પણ સૌથી રૂપાળી આજે જેના લગ્ન થાય છે એ એમ કહેતા એ જલ્દી ઘેરથી નીકળી પડી અને જ્યાં હિમ શ્વેતાના લગ્ન થઈ રહ્યા હતા ત્યાં પહોંચી જેવું એણે જોયું કે આ તો બીજું કોઈ નહીં પણ હિમશ્વેતા જ અને હજુય જીવતી જ છે એ જાણીને એ તો એટલી ગુસ્સે થઈ કે ક્રોધમાં ને ક્રોધમાં માથું ફૂટ કૂટવા લાગી ને મરી ગઈ ત્યાં ને ત્યાં જો ભાઈ આવી હતી આ જાદુ અરીસાની વાર્તા તન્મય ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો